zero two by two zero nine ભગવાનનું સરનામું તમારું ઘર કોણ ચલાવે છે ઈશ્વર એમ તે ઉપર કઈ પોળમાં રહે છે એમનું એડ્રેસ તો જણાવો હમ આવી એડ્રેસ વગરની ભક્તિ શું કામની જોયા ના હોય તો ચાલે પણ એડ્રેસ તો જોઈએ ને આ તો બિના એડ્રેસ કી બાત સ્ટ્રીટ નંબરે જાણે નહીં આ ઈશ્વર પહેણેલો હશે કે કુંવારો ને પહેણેલો હોય તો એમને ત્યાં બા હોય ગરડા બા હોય તેમને ત્યાં તો કોઈ મરે જ નહીં ને તે કેટલા કુટુંબીજનો હશે પણ તેમ નથી આ જગતની વાત સત્ય ના હોય જ્ઞાની પુરુષની વાત એ જ ખરી હોય જ્ઞાની પુરુષ ખરું જાણે the world is a puzzle itself તે કોઈ બનાવવા ગયું નથી ઇટસેલ્ફ ઊભું થઈ ગયું છે આ સોડિયમ ધાતુને પાણીમાં નાખો તો ભડકો થાય તે સાયન્સથી સમજી શકાય તેવું આ જગત સાયન્સથી ઊભું થયું છે તેમાં સગાઈઓ પણ સાયન્સથી ઊભી થઈ છે પણ તે જ્ઞાનથી સમજાય all these are temporary adjustments વિનાશી ચીજ ભોગવવાની ઈચ્છા એ મિથ્યા દ્રષ્ટિ અને અવિનાશી ચીજ ભોગવવાની ઈચ્છા એ સમ્યક દ્રષ્ટિ જ્યાં એક દુઃખનો છાંટો એ ના હોય એ સમ્યક દ્રષ્ટિ ભગવાન તો કણ કણમાં છે ને ભગવાન બધે હોય તો ખોળવાની જરૂર શી પછી જળને ચેતનનો ભેદ જ રહ્યો ક્યાં જો બધે જ ભગવાન હોય તો પછી સંડાસ જવાનું ક્યાં બધે જ ભગવાન હોય તો તો પછી આ બટાકામાંય હોય ને ગલકામાંય હોય શરીરમાં ભગવાન હોય તો તો શરીર વિનાશી છે પણ ભગવાન તો અવિનાશી છે આ લોકોને એટલું એ ભાન નથી કે આ મનુષ્યોને કે પાણાને કોણ ઘડે છે મોટા સંતો ત્યાગીઓએ કહે છે કે ભગવાન વગર કોણ ઘડે તે ભગવાન શું નવરો હશે કે ભેંસના પેટમાં બેસીને પાડાને ઘડે તો તો કુંભારને શું કામ નહીં મોકલી આપે વળી ઘડવા માટે જો લોકોને સમજણ પાડીએ કે માથામાં વાળ છે એ કોણે બનાવ્યા તો કહેશે કે મને ખબર નથી ડૉક્ટરને કહીએ કે ટાલ પડી તો હવે વાળ ઉગશે તો તે કે ના આટલી ગરમી મગજમાં ચડી ગઈ છે એટલે હવે ના ઉગે વાળ શી રીતે ઉગે છે શી રીતે ખરી પડે છે એ ભાન નથી એટલે અમે કહ્યું કે સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સથી ઉગે છે એમ આ દેહ છે આંખમાં આંખ બધું એ સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સથી છે ઉપર કોઈ બાપોએ ઘડવા માટે નવરો નથી બાપો તો in every creature whether visible or invisible તમારીને મારી વચ્ચે દૂરબીનથી પણ ના દેખાય એવા અસંખ્ય જીવો છે તેમાં ભગવાન રહેલા છે એમની હાજરીથી જ બધું ચાલે છે પણ એ જ્ઞાનથી જ સમજાય બુદ્ધિથી સમજાય એવું નથી એ તો જ્ઞાની પુરુષ જ્ઞાન આપે તો જ આત્મા સંબંધી નિશંક થઈ જાય નહીં તો આત્મા આવો હશે કે તેવો હશે એમ શંકા રહ્યા કરે ભક્તિ તો પ્રેમદા ભક્તિ હોવી જોઈએ અમે તમને કહીએ કે તમારામાં છાંટોએ અક્કલ નથી ત્યારે તમારે શું કહેવું જોઈએ કે દાદા જેવો છું તેવો તમારો જ છું ને